એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા હયાન અને દ્વિતી વાર્તા સાંભળે છે આવો આવો હયાન ભાઈ દ્વિતી બહેન આ તમારી આંખો ને તમારા ગાલ તો બહુ સુંદર છે ભાઈ સાંભળો ત્યારે ભૂલકાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સાબર અને હરણનું બચ્ચું તમે સાબર જોયું છે ને હા હરણ કરતાં મોટું હોય પણ એને તો શિંગડા હોય હો હા એક હતું વન આ વનની અંદર ઘણા બધા પશુ પંખીઓ રહેતા હતા આ વનની અંદર એક હરણનું નાનકડું બચ્ચું અને મોટા શિંગડાવાળું સાબર પણ રહેતું હતું સાબર અને હરણના બચ્ચા વચ્ચે પાક્કી ભાઈબંધી હતી પાક્કમ પાક્કી દોસ્તી હતી ભાઈ હવે એક દિવસની વાત છે મોટા શિંગડાવાળો સાબર અને હરણનું આ નાનકડું બચ્ચું બંને નદી કિનારે પાણી પીતા હતા હો એમને તો તરસ લાગી હતી એટલે પાણી પીતા હતા એ સમયે જ વનના શિકારી કૂતરાઓનું એક ટોળું આ બંને ભાઈબંધોની પાછળ પડ્યું હરણનું બચ્ચું તો ચાલાક હતું નાનકડું હતું પણ હતું ચાલાક તમારા જેવું એટલે એ તો કૂદીને એક ઊંચા પર્વત ઉપર ચડી ગયું પણ ડર્યું નહીં પણ પેલું સાબર તો સાબરની પાછળ પેલા શિકારી કૂતરાઓ એવા પડેલા કે સાબર તો બિચારું દોડી દોડીને થાકી ગયું ને હાંફી ગયું એક બે શિકારી કૂતરાએ તો સાબરને બટકા પણ ભરી લીધા હો ભાઈ હયાન ભાઈ મોટા શિંગડા વાળો એ સાબર એ દિવસે તો શિકારી કૂતરાઓના હુમલાથી માંડ બાંડ બચી શકેલો બોલો બીતી બેન પછી તો બીજે દિવસે નદી કાંઠે હરણનું બચ્ચું અને સાબર પાણી પીવા માટે પાછા ભેગા થયા ત્યારે બંને ભાઈબંધોએ સુખ દુઃખની વાતો કરી સાબરના લોહી જાણ ઘા જોઈને હરણનું બચ્ચું કે અરે સાબર ભાઈ મારા ભાઈબંધ આ કદમાં તો હું તમારા કરતા નાનું છું પણ તમે તો કદમાં શિકારી કૂતરા કરતા પણ મોટા છો તમારે અણીદાર શિંગડાઓ ને ઊંચા સોટા જેવા લાંબા પગ પણ છે છતાં પણ તમે ડરો છો હે આ કૂતરાઓથી ડરો છો અરે ભલા માણસ તમારે તો તમારા શિંગડાઓથી એ કૂતરાઓને મારી ભગાડવા જોઈએ હરણના બચ્ચાની આ વાત સાંભળીને સાબર કે અરે મારા દોસ્ત તારી વાત તો સાચી છે પણ હું જન્મો ત્યારથી મારી મા અને મારા બાપા શિકારી કૂતરાઓથી ભાગતા જ આવ્યા છે એટલે હું પણ ડરીને ભાગું છું એમને જોઈ જોઈને મારા મા બાપ પાસેથી તો હું આવું જ શીખ્યો છું શિકારી કૂતરાઓથી ડરીને ભગાય નહીં અને એનો સામનો પણ કરાતો હોય એવી તો મને કાંઈ ખબર જ નહોતી શિકારી કૂતરાઓથી મારા મા બાપ પણ ભાગતા મારા દાદા પણ ભાગતા અને એના દાદાના દાદા પણ ડરીને ભાગતા એટલે હું ભાગું છું પણ મારા દોસ્ત તારી વાત સાચી છે મારી પાસે તલવારની અણી જેવા ધારદાર શિંગડા છે હવે હું કોઈથી ડરીશ નહીં અને બધાનો સામનો કરીશ હવે મને સમજાઈ ગયું છે હો કે કોઈ દિવસ કોઈથી પણ ડરાય નહીં અને સામનો કરાય મુકાબલો કરાય હવે મને ખબર પડી કે ઘણી વખત આપણે કેવા શક્તિશાળી છીએ એની આપણને પોતાને પણ ખબર નથી હોતી કા હમ તારો ખૂબ આભાર હો મારા ભાઈબંધ કે તે મને મારી તાકાત શું છે એની ખબર પાડી તો ભાઈ દ્વિતીબેન અયાન ભૂલકાઓ આવી હતી આ સાબર અને હરણના બચ્ચાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં હરણનું બચ્ચું આવશે સાબર આવશે અને આપણે બધા એમની સાથે રમીશું આવજો